એ આવો આવો મારા નાના મોટા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભુજમાં બેઠા બેઠા વૈદેહી બેન વાર્તા સાંભળે છે અને એની સાથે એની બેનપણી સુમિત્રા પણ છે આવો આવો વૈદેહી બેન સુમિત્રા બેન ધ્યાનથી સાંભળજો હો આજે છે ને આજે હું તમને બધાને ફરીને રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા કહેવાનો છું આ વાર્તાનું નામ છે નાક અને કાન આપણા નાક અને કાન હોય ને હા તેની વાર્તા છે ભાઈ ધ્યાનથી સાંભળજો એક હતું નાક એક વાર એણે એના શેઠને ફરિયાદ કરી એનો શેઠ કોણ માણસ આ ના કે માણસને ફરિયાદ કરી હું કેટલું કામ કરું છું એ જુઓ રાત ને દિવસ શ્વાસ લેવો ને છોડવો શ્વાસ લેવો ને છોડવો મારે તો પડનો આરામ નહીં આરામનું નામ લો તો તમે તો દંડો લઈને ઉઠો છો માણસને એણે એવું કહ્યું હો અને કહો છો ખબરદાર કામમાં છે જે આળસ કરી છે તો આ દંડે ને દંડે તને છુંદી નાખીશ પણ એ શેઠ મારા પર તમે આટલો રૂઆબ કરો છો પણ પેલા કાનને તો તમે કશું કહેતા નથી આ કાન તો માત્ર બેસી જ રહે છે એને નથી શ્વાસ લેતા આવડતું કે નથી સૂંઘતા આવડતું હું તો સૂંઘીએ શકું છું જુઓ આ બસ કાન તો કુંડળ લટકાવીને બૂટિયા પહેરીને આખો વખત પોતાનો આયનામાં મોઢું જોયા કરે અરીસામાં મોઢું જોયા કરે પોતાનું હું કહું છું એને મૂળમાંથી ઘસીને કાપી જ કાઢો ને કાનને સાલાને નાકે તો એવું કહ્યું હો કા ના સાંભળતા હતા એમણે કહ્યું એ માણસ સાહેબ મારી પણ એક વાત તમે સાંભળો મને આ નાક છે ને સાવ એદી લાગે છે સાવ આળસું લાગે છે આ નાક એ કશું જ કામ કરતું નથી લાખ બૂમો પાડો તો એ તો સાંભળે જ નહીં ને નાક ક્યારેય સાંભળતું નથી એને માત્ર એક જ કામ આવડે છે કે ઊંઘતી વખતે ઘરડ ઘરડ નસકોરા બોલાવ્યા કરે આ એક જ કામ આવડે આ નાકનું કામ શું છે ઘસીને કાપી જ કાઢો ને કાને પણ આવી ફરિયાદ કરી હો ભાઈ આમ નાકે કાન કાપી કાઢવાનું અને કાને નાક કાપી કાઢવાનું કહ્યું આ માણસે બેવની વાત શાંતિથી સાંભળી હો ભાઈ પછી તેણે નાક અને કાનને કહ્યું તમે બેઉએ પારકાના કામનો જટ ઇન્સાફ આપી દીધો કહી દીધું કે એ કશું કામ કરતો નથી કાંઈ ઉપયોગી છે નહીં એને કાપી કાઢો પણ હું જો તમારી સલાહ માનીને ચાલું તો મારે નાક અને કાન બે કાઢી કાઢી કાઢવા પડે તમને કદાચ એ પોસાતું હશે સમજી લેજો પણ મને તો એ સહેજે પોસાય તેમ નથી ભાઈ સાથી પોસાય તેમ નથી નાક અને કાન બેવું એ પૂછ્યું હો સાથી હું હજી જીવતો છું મારે હજી ઘણું કામ કરવાનું છે ઘણું કામ કરવાનું છે જે દિવસે જે ઘડીએ મારું કામ પૂરું થશે ને તે દિવસે ને તે ઘડીએ તમારા બેવનો અંત આવી જશે સાંભળી લેજો અને બેઉ સીધા આગમાં ઓરાઈ જશો નાક અને કાન તો બેઉએ ફફડી ઉઠીને કહ્યું હે આગમાં હાસ તો જેનો કંઈ ખપ નહીં જેનું કંઈ કામ નહીં એનું બીજું થાય શું એ આગમાં જ ઓરાય ને જે દિવસે મારું શરીર નહીં હોય ત્યારે તમારું કંઈ કામ નહીં હોય માટે ખોટે ખોટા અંદરો અંદર ઝઘડો નહીં અને પોત પોતાનું કામ કરો અને ભાઈ પછી તો નાકે કામ શ્વાસ લેવાનું કર્યું ને છોડવાનું કર્યું સૂંઘવાનું કામ કર્યું અને કાનનું કામ હતું સાંભળવાનું એટલે એણે તો સાંભળવાનું કામ શરૂ રાખ્યું હો ભાઈ પછી તો બંને સંપીને રહ્યા અને માણસભાઈને તો મજા મજા પડી ગઈ તો ભાઈ આવી હતી આ નાક અને કાનની વાર્તા તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો